ચિંતા એજ આર્ત ધ્યાન રાઈ માત્ર વધઘટ નહીં દેખ્યા કેવળ જ્ઞાન તે નિશ્ચય કર છોડીને તજીએ આરત ધ્યાન ચિંતા બિનતા છોડી દો ચિંતા એ આર્ત ધ્યાન છે આ શરીર જેટલો શાતા અશાતાનો ઉદય લઈ આવ્યું છે એટલું ભોગવે છૂટકો છે એટલે કોઈનો દોષ જોઈશ નહીં કોઈના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા રાઈ માત્ર વધઘટ થવાનું નથી તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે જય મહાવીર જય મહાવીર જય મહાવીર અથવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર્યા કરને જય ભગવાનનો બોલાવ બીજા લોકોનો શું કરવા બોલાવે છે આ તો તમે આ ભાઈને વળતા હો ને આ બીજા ભાઈ તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઈનો જય બોલાવ્યા અલ્યા જય બોલા મહાવીરનો કે કૃષ્ણનો આજે તો પેલા ભાઈનો જય બોલાવું છું તે તો કાલે પાછો વળવા આવશે આમના શા ઠેકાણા બોલાવ જય વીતરાગનો નમો વીતરાગાય નમો વીતરાગાય શું ભગવાને ચિંતા ઉપાધિ મોકલી હશે પોતાને જેવો વેપાર કરતાં આવડે એવું મળે દહીં ચોખ્ખું હોય દહીં બજારનું હોય મસાલા બજારના લાકડા બજારના પાણી છે તે વોટરવર્ક્સનું છતાંય બધાની કઢીમાં ફેર દરેકની કઢીમાં ફેર હોય કોઈએ તો કઢી એવી બનાવી હોય કે આપણું માથું ખલાસ થઈ જાય આ બધાને ભગવાન શું કહે છે કે તને જેવું આવડે એવું કર તારા હાથમાં સત્તા છે કોઈ ઉપરી છે નહીં કોઈ વડનાર છે નહીં વડનારા તે આપણી ભૂલને લઈને ભૂલ ના હોય તો કોઈ વડનાર જ નથી આપણી ભૂલ ભાંગી જાય તો કોઈ વડનાર છે જ નહીં કોઈ ઉપરી છે જ નહીં કોઈ આડખીલી કરનારો છે જ નહીં ભગવાનને કહે કે સાહેબ તમે તો મોક્ષે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે તો તેનું શું થાય તે ભગવાન કહે કે ભાઈ લોક ચોરી કરે જ નહીં તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે તારી ભૂલ ભાંગી નાખ બાકી કોઈ તારું નામ પણ ના દઈ શકે એવી તારી શક્તિ છે સ્વતંત્ર શક્તિ લઈને આવેલા છે દરેક જીવ જીવ માત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે પરતંત્રતા લાગે છે લોકો એને રિબાવે છે તે એની પોતાની ભૂલોથી તે ભૂલો ભાંગી નાખે તો કશું છે જ નહીં પોતાની ભૂલથી જ કોઈના જમાઈને કોઈના સસરા થવું પડે છે આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે ખરેખર જોઈએ તો આપણો કોઈ ઉપરી છે જ નહીં માત્ર પોતાની ભૂલો જ ઉપરી છે તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો જ્ઞાની એટલે અજ્ઞાનને ઘૂસવા ના દે જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી લોકોએ ધર્મ ધ્યાનમાં રહેવું જોઈએ ભગવાનનું ધર્મ ધ્યાન એકલું પામે ને તો બહુ થઈ ગયું જો કોઈ આટલું જ નક્કી કરે કે જે કોઈ દુઃખ દે છે જે જે કરે છે ગજવું કાપે છે તે કોઈનો દોષ નથી પણ દોષ મારો છે મારા કર્મના ઉદયનો છે માટે કોઈને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય પણ આ તો આણે મને આમ કર્યું આ મારું ચોરી ગયા આ મારું ખાઈ ગયા બધા લોકોની ઉપર આરોપ કરે છે જે નહીં કરવાનું તે કરે છે